ધ્યાન તારું પછી વર્તા નથી પછી ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો જ નહીં હા બહિર્મુખ જ છે એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર ના અંતર્મુખ થાય તો જ ને ગરીમાં બાહ્યમુખ બહિર્મુખ કામનું નહીં યોગની પ્રક્રિયાથી ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકો એ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કહું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે એટલે ભડકે આવું કેમ કરી થયું આ તમે સમજ પડી ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવાથી આ લોકો ચમત્કાર કરીને ફસાવે છે લોકોને અને બીજું આ જ કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ પણ એ બધું આવું ચાલાકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે ભાઈ હિન્દુસ્તાનનું તું અનાજ સપ્લાય કરીને બધું બહુ થઈ ગયું તો રાખોડી કરે ચમત્કાર મારે થાય કેવી રીતે આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે એટલે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનો માટે યશ નામ કર્મ છે ચમત્કાર નથી ચમત્કાર બાવાઓ કરે બાવાઓ ખાલી દેખાવ પૈસા પૈસા બાવા માટે કશું એટલે ભગવાને શું કહેલું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણને અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે હું લાવ્યો તો તમારે એને શું કેવું છે તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાયા ત્યાં તું દુખ્યો છું શું કેવું છે આપડે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કશું જોઈએ છે કોણ તો માનની ભૂખ છે કે કોણ તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્યો માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્યો માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસો ચમત્કાર કરે છે કોણ કરે છે તમારી પાસે દુઃખ પડાવી લેવા માટે તમારા ડબડાવા માટે જીણાભાઈ ચમત્કાર હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જેવા નરનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ નો સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય તે આમ સુઈ ગયા હતા તે તીરા વાગ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થઈ પાણી તો ચમત્કાર તમને બહાર વગર ના અનુભવ હતા ચમત્કાર હોય ને બધા લોકોને ભમાવાની બાજી છે બીજું શું કે છે ભાઈ જો શક્ય હોય તો વિતરાક ની કર્મ પીલું સુધી નબળી ના થાય નબળી થઈ જાય જો એ સાચું હોય ને તો કર્મ પીલું સુધી બધા ખોટા પડે સમજે ને એટલે વિતરાગો સાચા છે વિતરાગો બહાર કોઈ એમને ખોરાક થાય છે એમ છે નહીં સમજ પડે ને બીજું કોઈ પૂછવું જ આવે જીણાભાઈ કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ એક મોટો ચમત્કાર છે એને દાંત આવે છે એ મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે એટલે દાંત આવે છે એ મોટો ચમત્કાર હા જેવા તેવા ચમત્કાર છે બાળક જન્મ્યો માતાના પેટમાંથી બાળક જન્મે છે આંખો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મે છે તે ચમત્કાર જેવો તેવો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવામાં શું ભૂલ થયા કે બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દોંત છે ને એ કે છે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું તાર મહારાજ એવું પૂછે એ ભગવાન અમે ગારી પુરુષ પૂછી શકીએ કે ભાઈ આની ભાઈ તમારે તમે આને પેટમાં હતો ત્યાં તેને દોત મૂકવા હતા વરી પાછો આ બહાર પછી આ દેઢ વજન તો શું રાખ્યો આ નાક મૂક્યું આંખ મૂકી બધું તૈયારી થાય દોત મૂકીને મોકલ્યો તો શું બગડી જાત તમને સમજાયું ને એટલે દાંત એ ચમત્કાર છે એક જાતનો કે સાથી ના મૂક્યા ત્યાં કે જો દોત હોત તો એની માતાને બતકું ભરી લેત તમને સમજાયું ધાવતી વખતે બતકું ભરી તો માતા ધવડાવે નહીં એનો દાડો ભરે નહીં કેટલી કુદરતની કરામત કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાયું આ કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાર પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બદકું જોઈ ને જો પહેલે દોત હોત ને તો ધાવી શકાય નહીં દોત થી ધાવી શકાય નહીં દોત હોય જીનાભાઈ નું કે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર શું હા બીજા ચમત્કારની જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ છે મફત જોઈએ છે એ મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલે બધા ચમત્કાર પરમ પૂજ્ય દાદા આપના ચરણમાં મારા કોટી કોટી વંદન નમ્રતા પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ પહેલા તેમની કૃપા વર્તાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરીને ઉગાડશો શું કે છે કોણ છે ભાઈ આને સાઈડ કરીશું તમે કહ્યું કૃપા કરીને ઉગાડશો એટલે ઉગાડીશું પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમને કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હટિયોગ હઠયોગ આપણે સમજાવી વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગ થી હઠયોગ કોના જેવી વસ્તુ છે કે એક માણસ દુઃખી હોય અને એને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીએ નહીં વગાડતો બીજો રસ્તો હું દેખાડું ખબર પડી ને કે ભાઈ તું આ જમીન વેચીને તું ખા એકવાર પછી અમને જોઈ લઈશું એટલે એના જેવું એને એને ખવડાવ્યું હવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાય બપરી ખાધું એટલે આ મન એનું ભયંકર આફતે ચડ્યું છે શું થયું આ બધી ફસામણો હોય છે કેવી એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ખવડાવે અને પછી નાદારી નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય તે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો શું તો તેદાર નો કાળ હાથ પડ્યો તો તેદારે હારો ભરાશે પણ એકલું એક જ રહેવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એમાં ફાયદો નહીં બને ત્યાં સુધી એ શક્તિઓ પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમને આ રસ્તો કરી આપીશું અહીંયા આવજો સમજ ને આપણે પેલું લાયક ચોપડી બોલ્યો ક્યાં હોય તો ત્યારે સાક્ષાત્કાર થાય કે છે શું કે છે બાબુલાલ શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેકને જોડે અબલાઇઝિંગ નેચર ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે પણ રાત્રે દરરોજ આઠ વાગ્યા પછી બહાર નીકળે નહીં અને બ્રાન્ડી લે શું કરે આ બ્રાન્ડી પેલા વધારે પી ગયા એટલે પછી ચંદુલાલ ચંદુલાલ રહે ખરા શું થાય પાન ભૂલી જાય પાન ભૂલી જાય એટલે શું કે હું હિન્દુસ્તાન નો પ્રેસિડેન્ટ છું કે એટલે આપડે ના સમજીએ કે ચંદુલાલ નોય અત્યારે પ્રેસિડેન્ટ થઈને બેઠા છે તો સમજે ને તો એ પ્રેસિડેન્ટ જે બોલે તે કે ચંદુલાલ જુદા છે કેમ એક જ છે એવું રીતે આત્મા અને આપણે એક જ છે એ કેળવવાની એ સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર તો પોતે પોતે જ એવું ખબર પડે એવું ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બધા ખબર એમને થાય નહીં પણ પોતે પોતાનું જ ભાન કરવાનું આ બે ભાન ભાન ઉડી ગયું છે એનો એ જ છે આ શું લાગતું છે તબિયત કેમ રહે છે વાતો બધી મોક્ષ માં કેવી રીતે જવાય શું છે છૂટવાની વાત હોય ના કહ્યું કે તત્ની વાત મારે જાણીશ બીજી વાત નહીં હવે આવું તારભૂત વાત કરે શું બીજા બીજા લોકો છે કે બી છે કે કવિ કેવાય જ્યાં પહોંચે રે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ કરો એટલે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે તમે કહું તમને સમજાવું ગયું આ નૌકાર મંત્ર બોલો છો બેન નૌકાર મંત્ર તેમાં નમો હરિ નમો સિદ્ધારામ નમો હરિયામ આ નમો લોહી સર્વસાવડમ સાધુ સાધુ કોકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયરિયાણમ ને પહોંચે છે નમો સિદ્ધાણમ ને પણ પહોંચે છે પણ નમો હરિહંતાણ હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ તારે એ કે છે ચોવીસ તીર્થંકરો ને અરે ભાઈ ચોવીસ તીર્થંકરો તો સિદ્ધ થઈ ગયા ચોવીસ તીર્થંકરો બેન સિદ્ધ થઈ ગયા હવે એમને આર્યંત ના કહેવાય તમને કેમ લાગે છે ચોવીસ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અવલકાર પણ કરીએ તો ખોટું દેખાય ના એવું ચાલે નહી અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને એમને આપણે સિદ્ધારે નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવારે એમને હરિયન નમસ્કાર કરીએ માટે આજ આજ આ લોકાર મંત્ર ફળ આપતો નથી એટલે પછી મારે આચાર્ય મહારાજને કેવું પડ્યું આચાર્ય મહારાજને કેવું પડ્યું કે હરિહંતને નમસ્કાર કરો હરિહંત ને હરિહન ક્યાં છે અત્યારે તમે સિમંદર સ્વામી ના શું કહ્યું સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એટલે એને આ તૈયાર છે માટે એમનો નમસ્કાર કરો હજુ છે હોવા જોઈએ હરિહન તરીકે આ સમજાય ભાઈ તો આપણું એ ફળ મળે અને નૌકાર મંત્ર એ છે તે સંન્યસ્ત મંત્ર છે કેવો છે સંન્યાસ એટલે જેને હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો દોકાર એ સંન્યાસ મંત્ર બોલાય પણ જયારે સંસાર જોડે લેવા દેવા છે સંસાર જોડે વેપાર રોજગાર છે તો જોડી ને હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે અને તો બહુ ફળ આપે છે આ ત્રિમંત્રો એટલું બધું ફળ આપે છે એમને પૂછ્યા સમજો ને બેને શું કરી શકીએ સિમંદર સ્વામી ના ગયેલા ખરા કોઈ અહીં ભારત દેશ ઉપર એમનું અનુસંધાન છે બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી બીજા વીસ ઓગણીસ છે બીજા પણ આમનું અનુસંધાન છે આપડા દેશ અને આપડા સચિદાન સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપણે મારે તો કશું કરવું નતું પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી આવશે મહેસાણા સવા લાખ ની થયેલી કે સવા લાખ એ પૈસા ક્યાંથી આવતા હશે પૈસા તો બેન પૂંછારી હોય ને પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી શું કે છે પુણ્યશાળી પાસે હોય એવું કઈ નથી પાપી પાસે જો હોય જ પાપી પાસે છે પાપી પાસે નથી હું તો આપને સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો એક વાર કે પુણ્ય વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજારો ના અડે અને ધોળા બજારો ના અડે પુણ્ય વગર તો ચોરી નો પૈસો આપણને ના અડે પણ એ એ પાપા નું બંધી પૂન છે કેવું છે એ બેન કે છે ને પાપ તે પાપ માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પૂન એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર ને ખરાબ વિચાર આવે કોનું ભોગવી લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેળસેળ કરેલા વિચાર આવે સમજ ને એ અધોગતિમાં જાય છે અને આ પૂન ભોગવી પુન ભોગવતો નથી ને અધોગતિમાં જઈ રહ્યો છે અને પુણ્યાનુબંધી પુણ્ય હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઉભું થાય એના કરતા પુણ્યાનુબંધી પાપ સારું ત્યાં જ આ શાકબાક લાવવામાં અડચણ પડે પણ આખો દાડો છે તે ભગવાનના નામ પર કર્યા કરતો હોય સમજ ને એ પુણ્યાનુબંધી પાપ આ પ્રગટમાં પાપ છે પણ દરેક પુણ્ય જ બાંધી રહ્યો છે એવા ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી દીધી ને કઈ છે સ્ટેશન આવ્યો અનુભૂતિ આપડે સ્થળ બળ નહીં અનુભૂતિ જ જોઈએ મોડામાં સાકર મૂકે એટલે તમારે સાહેબ મેરે કહો ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુ દાડા કર્યું આ અનુભૂતિ નથી કરાવી એટલે આ બેન ને તમને બેન ને અનુભૂતિ જ પેલી મને એમને કહ્યું કે એમનો બહુ ઉપકાર છે કે છે આ દેખાય છે જ્ઞાની પુરુષ છે શું છે જ્ઞાની પુરુષ અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા છે અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે હવે એમના મનમાં ફેર શું છે કહું એ ત્રણસો ને સાહીઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર ખૂટે છે એટલા સારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું છું શું કરું છું નમસ્કાર તમારે ચાર ખૂટે છે એટલે તો આ તમારા બધા કઈ ખૂટે તો ખરું થોડું ઘણું એટલે તમારામાં દાદા ભગવાન બેઠા છે તો એ તમારે ખૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાન અસીમ થઈ જાય કારો સમજ પડે ને હું મારું ખૂટતું પુરાવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો એમાં વાંધો આવે એવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપિયા થયો નથી હું થવા માગતો નથી શું કહ્યું મારે ચાર ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જ જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાળો બજાર જો ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ જ્ઞાની પુરુષનું પદ મારા પાર આનંદ નો સુખ નો પાર નથી શું કરું મારી સમાધિ નો પાર નથી હું તને સમાધિ કરી આપું મારા નિમિત્ત થી તો મારે કેવું શું થાય બરોબર ને ભગવાન થઈને મારે કીધું એટલે આ દાદા ભગવાનના અતિ જયકાર બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ જે તું દાદા ભગવાન અસીમ તારીખ આઠ છ ત્યાસી તેરાપન ઝોન શાહીબાગ અમદાવાદ સવારે યુવાચાર્ય મહાપ્રજ્ઞ મારા સાથે क्यों बताऊं कि न मेरी मृत्यु कुतो भी थी मेरी मौत नहीं होती थी मुझे डर क्या न में व्याधि कुतो व्यथा शरीर रोग नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद न बूढ़ा हूँ न बच्चा हूँ न युवा हूँ एतानी पुद्गल है ये तो सारी पुद्गल की अवस्थाएं हैं उसमें है ही नहीं पुद्गल ही पुद्गला तृप्ति पुद्गल से पुद्गल तृप्त होते हैं यंत्यात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है पर तृप्त समारोह को ज्ञानी न स्तन नहीं जुटते थे यह परतृप्ति का जो समारोह तृप्ति होती है पुद्गल की मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञानी न स्तन नहीं जुटते थे ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता हाँ चर्चा वेद विज्ञान से शुरू करें हाँ, चर्चा भेद विज्ञान से शुरू करिए भेद विज्ञान से चर्चा शुरू करिए हम कहते हाँ, हाँ। चर्चा बोला जाता है नहीं तो भेद विज्ञान की चर्चा होती है नहीं कभी चर्चा का होता है ठीक है चर्चा का अर्थ लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है वार्तालाप हाँ, चर्चा का अर्थ और नहीं है ये तो गीत काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी तब चर्चा सबको बदनाम कर दिया चर्चा सब तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान वर्ल्ड में नहीं तो फिर भेड़ भेड़ वाला आत्मा तो દસ રૂપિયા કિલો પેમેન્ટ થાય કે નહીં થાય દસ રૂપિયા કિલો પેમેન્ટ થાય વીસ રૂપિયા વીસ રૂપિયા કિલો તો ભેળ હાથમાં વીસ રૂપિયા કિલો બી માફક ભેળ હાથમાં ભેદ વિજ્ઞાન છે કોઈ ભગવાન વહી અંતરાત્મા વહી પરમાત્મા વહી અંતરાત્મા વહી પરમાત્મા અંતરાત્મા બોના अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा अंतरात्मा होना बहुत मुश्किल है। अंतरात्मा हो गया फिर क्या कुछ नहीं करने का बस अंतरात्मा वो हो गया परमात्मा- फिर परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता नहीं हो रहा है कब- कभी हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा होना शुरू हो जाता है और हो जाएगा अंतरात्मा हाँ होना शुरू हो जाता है फिर हो जाता है फिर हो जाता है हाँ भगवान ગુજરાતીમાં સમજી શકાય हाँ बरोबर हाँ हाँ वस्तुत्व जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है जिस पूर्णत्व हो हो रहा है वस्तुत्व का पूर्णत्व इससे आपसे हो रहा है उससे की कोई हेल्प की जरूरत नहीं क्रिया चालू हो जाती है निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है फिर निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद पैसेंजर भी खुद सब चलते एवं भूत नए में आ जाता है फिर एवं भूत नए में आ जाता है एक दफे अंतरात्मा हो गया थी हो गया वो हाँ। अभी बहिर्मुखी मूल आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्मा था उन्हें हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ पर हाँ। कॉलेज में कहा तक जाने का है मूढ़ात्मा है वहाँ तक अंतरात्मा नहीं हो गया वहाँ तक कॉलेज में जाने का है कॉलेज <laughs> की जरूरत ही नहीं मैं बहुत बार कहा करता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं ठीक है ठीक है। એમ કે છે કે मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्खता नहीं मूर्खता मिटाने का काम नहीं है मूर्खता ना मिटावे मूर्खता काढ़े कॉलेज वाले एक कॉलेज की मैं बातें करता हूँ महावीर कॉलेज जो है हाँ। जो अंतरात्मा बनाता है वही कॉलेज वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है बुढ़ात्मा में से अंतरात्मा हो जाता है हाँ आस्ते आस्ते आस्ते जब उसका खुद खुद कौन है नहीं, आज की आज की एक्सपीरियंस हो जाता है हाँ। तो अंदर आत्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे व्यापक बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम કેવી हो રીતે रहा है, मिटावी कम जाए? हो रहा है। पहले से ही कठिन था थी अभी नहीं आज नहीं पहले से ही कठिन था हाँ। महावीर के टाइम में भी कठिन था थी बस आज ज्यादा जरूरी है क्यों मूर्खता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્ખતા વધી ગઈ છે मुक्ति मुड़ता है दूसरा है ही नहीं। सब लोग मुड़ता में से बाहर निकलने का प्रयत्न बहुत है सबका हम्म। मगर प्रयत्न काम नहीं लगता है अभी नहीं, आपका विदेश की यात्रा का क्या अनुभव रहा આપકી વિદેશ की यात्रा का क्या अनुभव रहा क्या फॉरेन ની યાત્રાનો અનુભવ उनके लिए हम फौरी आर्मी के लिए नहीं गया था हाँ अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को हाँ और धर्म ત્યાંના લોકોને આ સમજવાનું મળ્યું वो बहुत समझने के मिला क्या हाँ वस्तु का भान हो गया कितना आदमी को आज का इतना कागज आता है अच्छा कागज इतना कागज आता है कि न बोलती बात तो वस्तुत्व का भान हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को भी ऐसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है જે હોય એ અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે ये विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा है भी बोले हम्म। उसको कुछ अंदर भेद अंतर भेद होता है मगर कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है उसका फल तो देता है भेद का उसकी समझ नहीं फिर फिर फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है ये जो पुनर्जन्म समझता नहीं इसके लिए ये विज्ञान है नहीं जो पुनर्जन्म समझता है इसके लिए विज्ञान है हम्म। महावीर पुनर्जन्म का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ सूत्र में पुनर्जन्म से ही सब सारा शु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से ही से ते मोक्ष का मार्ग का ख्याल होता है नहीं तो तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया पहले ही अपने वो मेघ के बारे में वही है ना हाँ। स्मरण हो गया पुनर्जन्म हाँ। आप कहिए तो आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी है मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं भाई कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी था तब तूने क्या किया और आज तू क्या कर रहा है એ સંબોધિમાં છે ને શરૂઆત એનાથી થાય છે જાતિ સ્મરણ આ સમજાય તો પછી એની શ્રદ્ધા અનેક ગણી વધી જાય છે पुनर्जन्म समझे तो फिर क्या बहुत बात समझ गया हाँ वेद विज्ञान में कितनी कितना ज्यादा बात तो इसमें पुनर्जन्म में ही समझ जाता है हम्म, वेद विज्ञान मगर पुनर्जन्म समझता नहीं सब लोग ऐसे मानता है सब लोग ने बोला कि ये अपना पुनर्जन्म है ग- गए पीछे का अवतार का ये वैर है ये पीछे का अवतार का ये ये ऋणानुबंध है सब मानते हैं मानते हैं पर जानते समझ में नहीं, समझ में जानते नहीं है तो फिर फिर एक फॉरेन वाला था हाँ, वो साइंटिस्ट हमको मिला औरंगाबाद में हाँ, तो ऐसी माला पचास सौ हमको लगाई दी थी अच्छा तो उसको देख के ए- एयरपोर्ट को देख के उसको ये हो गया कि कौन आदमी है हाँ, तो हाँ नहीं ठीक है समझ कि गया आखी दुनिया पुनर- पुनर्जन्म मानती नहीं हिंदुस्तान अकेला ही मानता है हाँ, ठीक है तो 60 करोड़ आदमी पुनर्जन्म मानता है और दूसरा सब चार अरब आदमी पुनर्जन्म नहीं मानता है इसलिए आपका मत होता नहीं सच्चा है ऐसा हम सच्चा मानता नहीं हम्म, मगर हम तलाक कर लेके लिए आया कि हिंदुस्तान में कोई किसी की बात पूछ लेना अच्छा है पहले से तो सब महात्मा को सब पूछ लिया हम्म। वो महात्मा ने बता दिया कि भाई एक आदमी को आठ बजे जन्म एक बच्चा को होगा वो आराम से जिंदा रहता है एक आदमी को आठ बजे जन्म हो गया है वो मर जाता है इसकी मदर बदल जाती है इसका फादर बदल है एक गरीब के वहाँ जन्म होता है राजे के वहाँ होता है वो बोलने लगा कि ऐसी तो वो भगवान की मर्जी थी ऐसी हाँ, क्या बोल दिया भगवान की मर्जी थी फिर सब पानी पानी डाल दिया सब ये सबकी विलिप से पानी डाल दिया फिर मेरे को बोलने लगे आप कुछ इससे आगे बताने के लिए तैयार है मैंने बोल दिया है कि मैं विज्ञान से बताने को तैयार हूँ तो बोलने लगा कि मैं पाँच साल आपके साथ रहेगा मैंने बोला कि मेरे को पाँच साल टाइम नहीं है देखो मैं बोलने लगा कि भाई आप बताने को नहीं मांगता मेरे को बताने को तैयार है विद इन टेन मिनट ये प्लेन में बता देंगे हम्म, आप साइंटिस्ट है तो आपको खाली क्या चाहिए बेसिक बेसिक चाहिए नॉट इन डिटेल तो बेसिक बता दिया है खुश हो गया लेकिन वैज्ञानिक रीते है पूर्ण धर्म मुस्लिम भी समझ जाता है कोई भी आदमी समझ जाता है हाँ समझ सकता है तर्क से नहीं हो सकता अनुभव से हो सकता है कैसा ये बॉडी हो जाता है कैसा तरफ होता है बॉडी किस तरह माफिक होता है वो सब जो जानता है ज्ञानी वो सब बता सकता है हम्म। ये तर्क का काम नहीं है ये अनुभव का काम है ये तर्क का काम नहीं है अनुभव का काम हाँ, तर्क का काम तर्क वहाँ चलेगा नहीं तर्क नहीं चलेगा तर्क तो वे ज्यादा जानते बहुत प्रबुद्ध है वे लोग हाँ, <coughs> और तर्क से जो ग्राफिंग सर किया है तर्क से जो ग्राफिंग किया है वहाँ बिल्कुल इंसलेट माना जाता है तर्क हाँ, से जो ग्राफिंग करता है ऐसा ग्राफ करता है तो तर्क से वो सब यूजलेस है वहाँ तर्क का ग्राफिक नहीं चलेगा हमने तर्क का ग्राफ देखा है नहीं देखा है तार्किक ग्राफ नहीं दिखा ऐसे ग्राफ करता है ऐसे ग्राफ हाँ, करता है हाँ, हाँ, वो नहीं चलता है मतलब तो सच्ची बात है महावीर का सिद्धांत है इधर हम्म। विरोधाभास कभी है ही नहीं हम्म। अनुभव का है प्रज्ञा का है अनुभव का है प्रज्ञा का है तो अनेकांत है हम्म। साधवाद है हाँ। और महावीर हार के बैठा के दुनिया से हार के बैठा है तथा दुनिया क्या बोलती वो जीत के बैठा है सबके हार के बैठा और दुनिया क्या बोल रही वो जीत के बैठा है तो हमारे पास बड़े बड़े पंडित आता है वो वेदांत मार्ग का हम्म। तो हम बोलता है कि हम आप बड़ा पंडित है विद्वान है हम ऐसा है ऐसे हम हम हार के बैठे लाए तो बोलने लगता है कि ऐसा नहीं आप हार के बैठा ऐसा नहीं बोले चले नहीं चलेगा ऐसा हम हमको हमारा जवाब देना ही पड़ेगा हम बोलेगा जवाब देगा तो तुम तो हार के पीछे जाएगा इधर से अभी जीत अभी जीत में हो हाँ, आराम से हो गए जाके हो जाओ हो जाओ आराम से आचार्य श्री के पास दीवानी में कुछ आर्य समाजी विद्वान आए उन्होंने कहा कि शास्त्रार्थ करेंगे तो आचार्य श्री ने कहा क्यों करना चाहते हैं पंडित जी की बात हम तो अनुभव ज्ञानी है अनुभवी ज्ञानी हम्म, नॉट थियरिटिकल अनुभवी सब व्यक्तिगत है ना सब प्योरिटी की कोई हम पंडित जी की बात ही जानते हैं और वीरू हमको नहीं मिला है वो मिला नहीं कोई हाँ, हाँ, हाँ। और हम खुद भी समझता ही नहीं ये वर्ल्ड की दुनिया की बात ही समझता नहीं धंधा करता है मगर धंधा की बात समझता नहीं धंधा करते क्या कॉन्ट्रैक्टर कॉन्ट्रैक्टर बिल्डिंग करते हैं क्या अभी अब तो इनके भागीदार सब पार्टनर चला पार्टनर है सब तो- और धंधा क्या चलेगा हाँ मगर वो जो सिद्धांत कर करना का कर्म का सिद्धांत जो होता है तो घोर करना ही पड़ता है तो कर्म का सिद्धांत है हम्म। जैसे जैसे बच्चा का होता है जैसा नहीं करना पड़ता जैसे भी धंधा भी बच्चा का दे वो भी बच्चा हाँ। का पसंद नहीं पड़े तो करना पड़ता है बच्चा का नहीं प्रत्याघात हाँ। हम्म। भोगना पड़ेगा पैरालिसिस हो जाए तो पड़ता है वो हाँ। करना ही पड़ता है ना ऐसा ये भी वैसी हाँ, है कुछ लोगों से दादा हमने ऐसा सुना है कि आपने श्री सुंदर स्वामी से संपर्क किया है हमको हमको एनओसी मिल गया है हम्म। वर्ल्ड में कोई आदमी सब आदमी ने हमको एनओसी दे दिया है नो ऑब्जेक्शन हम्म। कोई हमको रोक सकता नहीं कैसे होगा अनुभव के स्तर पर कोई दो होता नहीं और तर्क से कोई एक बनता नहीं तो अपने आप ही हो गया सर्टिफिकेट समझा ठीक है सर। એમ કે છે કે તર્ક से दो होता नहीं है नहीं नहीं एक नहीं एक नहीं होता है अनुभव में कोई दो होता और नहीं अनुभव में कोई दो होता नहीं हजार आदमी मिलेंगे तो अनुभव सबका एक होगा और હજાર हजार- આદમી ભેગા થશે તો અનુભવ બધાને એક જ હશે કે और हजार तार्किक मिलेंगे तो पाँच हजार मत हो जाए અગિયાર આદમીનો ને હજાર પા- હજાર અજ્ઞ- અજ્ઞાની તાર્કિક ભેગા થશે તો પાંચ હજાર એના મ- અનુભવ થશે મત થશે અને જે જ્ઞાની હશે એટલે હજાર જ્ઞાની હશે मत एक તો મત બધાનો એક જ હશે वो एक लाख आदमी हो- ज्ञानी हो तो एक ही होगा। हाँ लाख और एक आदमी का हजारों बस क्योंकि विकल्पी है और ज्ञानी निर्विकल्पी है हाँ निर्विकल्पी इधर होता ही नहीं कोई दूसरा મહારાજ સાહેબ પૂછે છે हाँ મહારાજ સાહેબ પૂછે છે કે અ, અમે એવું સાંભળ્યું કે આપને આપે સિમંદર સ્વામી જોડે અનુસંધાન કરેલું છે કરીને આપનું એ શું છે मेरा तो आपके साथ भी है अकेला सिमंदर साहब के साथ नहीं मेरे साथ तो क्या सिमंदर साहब ये सबसे बड़ा हो गया आप नहीं बड़ा है बड़े छोटे आप भी है वो आप जो मैं मैं भी जानता हूँ कोई इसमें चेंज नहीं है कोई मगर वो व्यवहार से वो बड़ा है वो निश्चित से तरीका है नहीं बड़े छोटे का प्रश्न नहीं है प्रश्न है आपका संपर्क हुआ है या नहीं हुआ यस थी या ना थी जानना चाहता हूँ એ કે છે કે બળ- આ સવાલ નથી સવાલ આપનો એમની જોડે અનુસંધાન થયું છે કે નથી થયું સંપર્ક થયો છે કે નથી થયો એ જાણવું છે. ये इतना हमको संपर्क हो गया है कि ये भारत देश में इनका दर्शन चालू हो जाए क्योंकि सबको श्रद्धा दर्शन ज्ञान विज्ञान तो है ही अपनी बात तो फिर सबका तो तो मान्यता या साक्षात ऐसा है जैसा कि मैंने कल आपसे सुना कि आप एक नया मंदिर बना रहे हैं जिसमें सिमंदर स्वामी भी होंगे वासुदेव होंगे और भगवान शिव होंगे तो फिर एक नया और खड़ा हो जाएगा राधा के नाम से फिर एक नया रूप और आ जाएगा सामने और जो श्रद्धा चल रही है तो वो नई श्रद्धा और हो जाएगी क्या आपका उद्देश्य यही है जब आप चाह रहे हैं कि दादा तो जो है वो है तो फिर ये नई श्रद्धा के नाम से नया क्यों किया जा रहा है ગઈકાલે આપણે પેલી વાત કરી ને કે સિમંદર સ્વામી નું વાસુદેવ નું અને શિવ નું મંદિર થવાનું છે તો કે કે આ કે છે કે દાદા ભગવાન નામથી એક આ નવું ઉભું થાય કે છે અને એક નવી શ્રદ્ધા લોકોમાં ઉભી થાય એટલે ત- દાદા ભગવાન તો અંદર છે दादा भगवान लेवा देवा नहीं इसमें दादा भगवान क्या ले लेता है वो तो मोक्ष मोक्ष में जाने वाला है इधर क्या करेगा वो आप समझे? वो तो व्यवहार है वो मंदिर है ना तो व्यवहार है इसमें रिश्ते वाले को कोई जरूरत नहीं है वो दादा भगवान रिश्ते नहीं निश्चय वाले ने ऐसा किया है ना इसलिए लोग उसको फिर व्यवहार में करेंगे हम्म? निश्चय मानने वाले ने जब ऐसा किया है व्यवहार का प्रवर्तन जैसे निश्चय मानने वाले ने ऐसा व्यवहार का प्रवर्तन किया है ना व्यवहार से निश्चय होता है मगर व्यवहार पहला होना चाहिए व्यवहार से वो पुण्य पाप भी होता है इससे आगे चलता है थोड़े थोड़े थोड़े थोड़े अरे अभी तो तीर्थंकर तो चाहिए नहीं तीर्थंकर नहीं बिना तीर्थंकर बिना क्या दूसरा तीर्थंकर कोई है ही नहीं कि तीर्थंकर से जब आप यहाँ से साक्षात करते हैं तो सभी यहीं से कर सकते हैं तीर्थंकर तो जब आप हमारा संबंध होगा तो वहीं से करेंगे फिर यहाँ से क्यों कराते हैं એટલે તી- તી- તીર્થંકર કે છે કે તીર્થંકર નો જે સંબંધ છે આપ અહીંથી જ કરાવો સીધું ત્યાંથી જ કરાવી શકો છો તો પછી અહીંથી કરાવવાની આવી જરૂર છે તીર્થંકર ની સ્વામી નું જે છે સંપર્ક તમે એમની સાથે જ ડાયરેક્ટ કરાવો છો તો પછી આવું અહીંયાથી કરાવવાની જરૂર શું દેરાસર બનાવવાનું ને મારે જરૂર નહીં જરૂર નહીં हमको तो इसमें कोई फायदा ही नहीं जरूर नहीं हमारे दर्शन की भी जरूर नहीं सर में दर्शन की जरूर है ही नहीं मगर करता भी है क्योंकि पीछे वाले को ऐसा नहीं लगे ये व्यवहार खोटा है व्यवहार का पालन करते हैं हाँ तो लोग समुदाय का लिए हम करता है हमारे क्या जरूरत है तो मूर्ति का हमको अमूर्त हो गया फिर अमूर्त का दर्शन अमूर्त का ज्ञान अमूर्त का चारित्र देखा है हमने अमूर्त का चारित्र क्या है हमने देखा है हमारा अनुभव में है व्यवहार का पालन तीर्थंकर भी करते हैं सिमंदर व्यवहार का पालन तीर्थंकर भी करते हैं व्यवहार का पालन तीर्थंकर करना ही पड़ता है व्यवहार का पालन तीर्थंकर बहुत अच्छी तरह से करते ज्यादा करते हैं क्योंकि और वे जिसमें इसलिए कहते जिम्मेदारी- हैं कि अगर हम नहीं करेंगे तो पीछे वाले वे पालेंगे नहीं કે હમ નહીં કર એટલા માટે કરે કે પોતે જો ના કરે તો પાછળના લોકો કરે. हाँ पब्लिक बड़ी ऐसी चली जाएगी नहीं तो फिर एक नई मूर्ता और पैदा होगी नई मूर्ता और पैदा होगी एक પછી આ એક નવી મૂર્તા પેદા થશે मुद्दा મૂર્તા हाँ, મૂર્તા हाँ, मूर्छा મૂર્છા इससे ये सब मुद्दा है ना इससे वो अच्छी रहेगी मुद्दा तो फिर उसको मूर्छा कहिए आप फिर उसको मूर्छा कहिए ये नई मूर्छा मैंने पैदा की है और ठीक तब मैं मान लूंगा इस बात को તો કે છે તમે એવું કહો કે આ મેં નવી મૂર્છા પેદા કરી છે તો હું માની લઈશ કે हमें करिए नहीं हमारे हमारे को क्या लेना है? हमारे को लेना देना नहीं हमको जो संकेत मिला है सबको दे दिया बोल दिया कि भाई तुम्हें ऐसा जो करना हो तो करो नहीं करना हो तो तुम्हारी यह मर्जी। संकेत सिमंदर स्वामी ने दिया आपको यह संकेत सिमंदर स्वामी ने दिया है क्या आपको આ- ये संकेत सिमंदर स्वामी ने दिया है आपको स्वामी को क्या जरूर है इनकी कुछ जरूर नहीं इनके तो तो बाकी दुनिया का ब्रह्मांड भगवान को के व्यवहार में लगता है और नीचे भी लगता है इनकी क्या जरूर है जरूर जिसको है उसको है नहीं तो जब आप कह रहे आप जब यह भाषा बोलते हैं कि मेरे को ऐसा भगवान के संकेत मिला है संकेत मिला है इसका संकेत का तात्पर्य लोग ये समझते हैं कि सिमंदर स्वामी से मिला होगा या और किसी भगवान से मिला होगा કે આપ જે કહો છો ને કે મને સંકેત મળ્યો છે આવો તો કે લોકો એવો એનું તાત્પર્ય સમજે છે કે આ સંકેત તમને સિમંદર સ્વામી થી મળ્યો કે કોઈ બીજા ભગવાન થી મળ્યો એમ. हाँ मगर इसमें क्या कुछ भूल है इसमें कुछ भूल होता है इसमें संकेत मूर्छा ज्यादा बढ़ जाता है मूर्छा कमी है हिंदुस्तान में हिंदुस्तान में कमी है मूर्छा वो मूर्छा क्या महासागर हो गया तो है तो बनी मूर्छा तो बहुत ये मुर्चा कमी करने के लिए हो रहा है आप आपको मैं सत्य बताता हूँ ये मूर्छा जो तो महासागर हो गया इससे कमी करने के लिए मुर्चा है ये भी मूर्छा है ये भी मूर्छा है इससे आगे जाने का है मूर्छा से मूर्छा काट, काटने का है विशेष से विश्व औषधम मूर्छा से मूर्छा काटने की है ये जब तक शरीर धारी है तब तक एक संस्कार से दूसरे संस्कार को काटना होता है ठीक है कि एक संस्कार नया पैदा कर जो कम निर्दोष हो तो उससे ज्यादा दोष वाले को काटना है लेकिन उस संस्कार को भी पार कर जाना है जब तक अ, और तैरना आप आप और साहब बोलो गुस्सा करने की जरूरत तो हम मुझे छोड़ देगा ऐसे नहीं ऐसे हमारे नहीं ये नहीं है कि हमारे करने का ही है <laughs> हमारा दुराग्रह नहीं है मैं आग्रह की बात नहीं मैं तो ऐसे प्रश्न जानने के लिए पूछा कुछ लोग जब ऐसा कहते हैं ना कि श्री सुमंदर स्वामी से ये साक्षात करते हैं यहाँ से वहाँ जाते हैं तो ये तो इतना जानना चाहते हैं ये साक्षात्कार होता है हाँ। सुमंदर स्वामी थी એમ કે સ્વામી પાસે જાઓ છો પછી લોકોને એમનો સાક્ષાત્કાર કરાવો છો જતો નથી ને આવતો એ ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકાય એવું છે નહીં ફક્ત જ્ઞાની પુરુષને એમને અહીંથી દેહ ઉત્પન્ન થાય છે શું નામ કે શાસ્ત્ર શાસ્ત્રમાં દેહ ઉત્પન્ન થાય છે એ શાસ્ત્ર માં શું કે છે સંબંધ છે સાહેબ જાણે ગ્રહી ગ્રહી